જે તમે નથી તમે આરોપ કરો તો હું લક્ષ્મીદાસ જેવું માનો છો તો ઊભું થયું છે એ માન્યતા આમ છૂટી જાય તો જગત બંધ જાય બીજું બધું છે નહીં ચિત્ત જળ છે કે ચૈતન્ય ચિત્ત જળ છે કે ચૈતન્ય છે કે ચૈતન્ય છે ચિત્ત એ છે તે પાવર ચેતન છે પાવર ચેતન મૂળ ચૈતન્ય નથી પાવર ચેતન એટલે આત્મા મૂળ ચેતન છે તેના આધારે આ બધું આમાં ચેતન ભરાય છે પાવર ચેતન એના આધારે એમની હાજરીથી આત્માની હાજરીથી એમાં આત્માની હાજરીથી એમાં ના હોય તો ના થાય એ ના હોય તો થાય નહીં નરસિંહ મહેતા એ કેમ કીધું ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે ચૈતન્ય એટલે કેવું એનો કોઈ એક્ઝેક્ટ નથી કર્યા તેથી છે બધું ચૈતન્ય એટલે પાવર ચૈતન્ય છે કેવું છે પાવર ચૈતન્ય એ પાવર ચૈતન્ય આપણે હું સમજાવું કે વ્યક્તિ હોય છે તેની જેલ હોય છે તેલ એમાં શું હોય છે ટાવર ભરેલો તે આપણે દબાવીએ એટલે લાઈટ થાય અને ભારત ખરાબ થાય ત્યારે શું થાય તેલ તો કઈ એવું ના થાય તેલ તો એવું એવું થાય પણ ભારત એમાં થઈ જાય ખરાબ થઈ ગયો વપરાઈ ગયો એવી આ મન વચન કાયા એ બધો પાવર છે તેલ છે પાવર ભરેલો તે થોડા બધી બધી માન્યતાઓ રામ છે બધી સત્ય ચેતન નથી સત્ય ચેતન કોઈ પણ જાતની ક્રિયા કરી શકે નહીં ક્રિયા કરી શકે નહીં રૂપકમાં આવે નહીં તો આ પાવર એમને એનો અર્થ એ થયો કે પાવર એને આત્માથી મળે છે પાવર ને જ આત્મા માન્યો છે આત્મા પાવર ને આત્મા માન્યો છે ભૂલ થઈ આત્મા મૂળ વસ્તુને ઓળખવા નહીં ઓળખવાથી આ પાવર ને જ આત્મા માન્યો અને આ બધું ચેતન કાર્ય કરતું દેખાય છે એટલે આપણે ચેતન માન્યું પણ આ ચેતન બિલકુલ એક આવું પણ નથી ચેતન જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી એમની પ્રવૃત્તિ છે આ આત્મા હોય તો પ્રવૃત્તિશીલ હોય એટલા પાવર છે તે આત્મા થી લેવામાં આવે એમનું પાવર છે એ આત્મા થી લેવામાં આવે છે એનું જે પાવર છે એ આત્મા થી લેવામાં આવે છે આત્મા થી પ્રગટ થાય એમ સીધો કોઈ કોઈ હાલતું નથી લેતું નથી એની હાજરીઓ પ્રગટ થાય છે જેમ આ દરિયો હોય છે ને દરિયા ઉપર દરિયાને આપણે કહીએ કે તું વરાળ કેમ કારકાર કરું છું ના હું વરાળ નથી કાઢતો આપણે ખબર પડે કે વરાળ ના કાઢતો હોય પણ સૂર્ય આવે ત્યારે વરાળ કાઢે સૂર્યની હાજરીમાં તો આપણે દરિયાને પૂછીએ કેમ તમે વરાળ કાઢો છો ત્યારે હું કાઢતો હું તો સૂર્યનારાયણ ગયા પછી હું કાર્ય કાર્ય જ કરું હું કાઢતો નથી આ તો સૂર્યના પાવરથી થાય છે કે આપણે પૂછીએ કે તમે કેમ આંકા કરો છો હું જો કરતો એ જંગલમાં થાય આ બરોબર ને એટલે કોઈ કોઈનું નિમિત્ત જ છે ખાલી બે ભેગા થયા તમારી જન નામ કહ્યું લક્ષ્મીદાસ લક્ષ્મીદાસ રામ વિલિક છે એ રામ વિલિક સુધી ગઈ તમે જે કર્યા છે આખું world the world is puzzle itself puzzle થયું છે God has not puzzle this world at all થયું છે તેમાં પઝલ ઉભો થાય લક્ષ્મીતા ઠેકાએ કહ્યું અટલું કે કે તમે આ કેમ મારું બગાડ્યું એટલે તમે થાય પઝલ ઉભો થાય છે પઝલ ઉભો થાય છે પ્રોબ્લેમ તો થાય જ આમ દુનિયામાં જીવતા રહીએ દુનિયામાં જીવતા રહીએ ત્યાં સુધી થાય જ ને આ જગત જ પદલ છે ભગવાને બનાવ્યું હોય ને તો લોકો બધા ઉકેલ ના હોય બધું આખું જગત જ એટલા માટે તો આવતાની સાથે રોવું પડે છે એટલે કે છે એટલા માટે તો આવતાની સાથે રોવું પડે છે આવતાની સાથે રોવું પડે છે બાળક જન્મ લે ને રોવું પડે છે વાંચે જ પાછો રોજ કે તું તો જરૂર છે પણ રસ્તો છે જેટલા ખર્ચા કેન્ટીનમાં જવું છે જે શાદી કરી જે સમજા નથી રહ્યો છું બરોબર આ ચાર વસ્તુ અહંકાર અને બુદ્ધિ જે કહી એના શરીરમાં કોઈ જગ્યાએ વિશિષ્ટ સ્થાન છે કે સર્વવ્યાપક છે ના વિશિષ્ટ સ્થાન છે સ્થાન છે બધા માનવી પોતે સૂક્ષ્મ રૂપે છે અને સ્થુલ રૂપે છે એટલે વિશિષ્ટ સ્થાન છે મનનું ક્યાં છે હા મનનું મનનું સૂક્ષ્મ સ્થાન અને જે હરીશ છે આ જગ્યાએથી હરિચંદ્ર ઇન્સાઇડ એ મનનું સૂક્ષ્મ સ્થાન છે અને મનનું ફૂલ સ્થાન હૃદયમાં છે ક્યાં છે કે તમારી ચોટલી છે ને ત્યાં છે ભમરો ભમરો ચોટલી નો ભમરો હોય છે ને જ્યાં ચિત્ત નું દાન છે ફૂલ ચિત્ત અને સૂક્ષ્મ ચિત્ત અને સૂક્ષ્મ ચિત્ત એ તમારા છે તે આપણે બુદ્ધિ ની રહે છે બુદ્ધિ સાથે રહે છે એટલે અરૂપી છે અરૂપી છે આના મન રૂપી છે મન રૂપી મનની પાંદડીઓ છે હૃદય ની અંદર હૃદય ની અંદર પાંદડીઓ છે તે પણ અમુક રૂપિયા એટલે અમુક જ માણસો જોઈ શકે બધા ના જોઈ શકે આ સમજાય ને અને બુદ્ધિ એ રૂપી નથી એક જાતનો પ્રકાશ છે ચિત્તે એક જાતનો પ્રકાશ છે પણ અશુદ્ધ પ્રકાશ છે કેવો છે અશુદ્ધ હા ભ્રાંતિથી જે જ્ઞાન થાય છે એ બધું અશુદ્ધ પ્રકાશ આ ચિત્ત અશુદ્ધ કરવા તો મોક્ષ જાય બુદ્ધિ થાય તો મોક્ષ જાય ચૈતન્ય છે કયા આધારે શુદ્ધ થાય છે ચૈતન્ય છે અને અશુદ્ધ થાય તો પાવર છે પાવર ચેતન શુદ્ધ થાય તો સંપૂર્ણ ચેતન છે અને અનુસારનું સ્થાન બુદ્ધિનું સ્થાન અહીં છે આ તારું જેને કહે છે ને જ્યાં ભીડ છે ત્યાં બુદ્ધિ નું સ્થાન છે આ ભણો છે અને અહંકાર નું સ્થાન તમે પાછળ સાબાસ કહો છો છોકરાઓને અને સાબાસ કે મારો છો તે જગ્યાએ અહંકાર નું સ્થાન ઉપરના હા હા નંબર રિજન જેને એ અહંકાર અહંકારની જગ્યા હોવાથી એ જ જગ્યાએ ધપ્પો મારવો જોઈએ તારા ત્યાંથી કારણ કે થોડો અહંકાર ત્યાં છે પછી કુંડલીની શક્તિ શું છે કુંડલીની શક્તિ શું છે એ શક્તિ તો મિકેનિકલ શક્તિઓ છે મિકેનિકલ શક્તિઓ છે મિકેનિકલ અને તે પછી ઇલેક્ટ્રિકલ સૂક્ષ્મ શરીર આપણું સૈજન શરીર ઇલેક્ટ્રિકલ આપણું સૂક્ષ્મ શરીર જેને સૈજન બોડી કહેવામાં બધું ઇલેક્ટ્રિકલ બોડી એને રાખીને પણ જે કુંડલી શક્તિ જે માનીને થશે કે એનાથી આમાં પરિણામ આવે એવું કંઈ નહીં પણ બીજી બીજી જાત જાતના ચમત્કારો દેખાય નહીં હા અને શાંતિ તો રાખી શકાય એની પણ એને હેન્ડ ના લાવે સરળ દુઃખોને અને એ થતી કઠોર છે હટિયોગ છે સાચું બાકી રાજયોગ પણ કે પોતે આત્માને જાણો જ્ઞાન જાણ બસ બીજું કોઈ રાજ આત્મજ્ઞાન જાણે આત્માના જ્ઞાનથી આ જગત ઉભું થયું છે અને આત્માના જ્ઞાનથી જગત બની છે આત્મા ચાર ભણી રહે ચાર વેદ ભણી રહે ત્યાં વેદ ઈચ્છા જ પડે છે this is not this is એટલે કે તું આત્મા ભૂત આ નહીં ગો તું જ્ઞાની જ્ઞાની તને આત્મા આપશે પણ જ્ઞાની તો ઇન્દ્રના ઘણા શાસ્ત્રના જ્ઞાન આખા મોડે હોય બધા શાસ્ત્રો મોટા મોટા જ્ઞાન પણ તે ભગવાન કર્યું કે જે જ્ઞાનમાં વૃત્તિ હોય ત્યાં જ્ઞાની સાચા જ્ઞાની નથી સાચા જ્ઞાનીમાં બુદ્ધિનો અંશ ના હોય ત્યારે સાચા જ્ઞાની જળ સારું કામ કરે શું કહ્યું બુદ્ધિનો અંશ ના હોવો જોઈએ બુદ્ધિ વાળા અંશ ના એ ભવિષ્યમાં છે બીજા નહીં જ્યાં સુધી વિરોધી ના થાય ત્યાં સુધી સારું કામ થાય કારણ કે એ રેસ્પોન્સનો જવાબ તો ઘોડો છે પહેલો નંબર આવવા માટે રેસ્પોન્સ ના હોય કે તમે છુટકારો કરી બુદ્ધિ ખરાબ થાય એટલે અહંકાર ખરાબ થઈ જાય ત્યાં છુટકારો થાય સર્વ દુઃખી રહી થાય સર્વ દુઃખો કોઈ ના રહે અત્યારે જે દુઃખ છે એ કલ્પિત છે સાકાર દુઃખ બીજું મનમાં છે જ કલ્પિત ભ્રાંતિ નો અને ઉદય ભ્રાંતિ નો સાચું દુઃખ સનાતન હોય કેવું હોય આયા પછી જાય આત્મા બધું બુધાય એ જ આપણે મૂકી દે. કે છે આત્મા શું છે એ જાણી લઈએ પછી તમારે એક જાણી લઈએ આપની પાસેથી એ કાર્ય કારણ છે બધું. ના લગાય ને એવું કાર્ય કારણ. કાર્ય વિધિ છે કાર્ય જ્ઞાન સારી રીતે વાપરે સારી રીતે વાપરે હા બિલકુલ જ્યારે તમે આ આ રસ્તો બદલો રસ્તો એ લાવો. આ વર્ષોથી જે લખતા આવતો સમજી શકો છો બાકી કેટલું રહ્યું આપ સમજી શકો છો આ અધૂરું પૂરું કરી આપો અધૂરું છે પૂરું કરી આપો કુંડળીની શક્તિ કેવી રીતે જાગૃત કરાય કુંડળીની શક્તિ જાણતા હાલ મોટા ભાઈ અચોક છે પહેલા બીજું કઈ તમારે રાજયોગ કુંડલીની યોગ માટે કુંડલીની યોગ માટે સ્ટડી કરું છું ભાઈ કે છે કે મને સ્વામી મુક્તાનંદ પાસેથી ભક્તિપાત એક પ્રાપ્ત થયું છે અને એ પોતે મુસ્લિમનું કરે છે ધ્યાનમાં બેસે છે મેડિટેશનમાં બેસે છે kita menjaga diri ઉપાધિ છે ગ્રહમાં આવ્યું છે શું લાભ આપવું ખરેખર Lalit Lalit my name is Lalit my name is Lalit હા લલિતભાઈ મેં એવી લલિતભાઈ તમારું નામ નહીં લલિતભાઈ હા જી તમારું નામ કે તમે name is Lalit my name is Lalit you are okay this identification a okay my ये गाना जा दिया गाड़ी को उदाहरण बड़ा छोटा गुरु है હું નામ જે ગાય નહીં ત્યાં સુધી બધું દૂર થાય છે એમ આત્મા હોય હું ખાલી આત્મા today calls you. લલિત લલિત લલિત આપણે લલિત વખત નથી કે તમે અસર નથી મારે તમે આત્મા નથી આત્મા થઈ ગયો અસર ના કરવાનું છે આ ત્યારે બધા બીજા જવાથી આ ના પડે તો બીજા ઉધાર અસર અસર કરાય આ ભૂલ રાખીએ અને આગળ જબર સારો થાય વધે નહીં ત્યારે આ ભૂલ બાંધવાની આ ભૂલ થાય તમે જે જે કરો એવું કરે તમે આ ભૂલ કરી કરવાની ધ્યાન આપે છે ત્યારે થોડું કલાકમાં મોડ પછી આ પોતાનું ડાયરેક્ટ આત્માનું શરૂ થઈ જાય છે જાગૃતિ પછી આ કુંડળીની જાગૃતિ બધી આદિ વ્યાધિ વિભાજનથી મુક્ત થવા માટે મનુષ્ય શું કહ્યું લાગી ગયું ખાધી નજીક નથી ઓળખ તો નથી પણ માનસિક રીતે ઉભી થયેલી છે માનસિક રીતે આપણે જે નક્કી કરીએ કે આપણને અણગમતી વસ્તુ આપણને મળે આપણને ગમતી વસ્તુ મળે તો સુખ થાય અણગમતી મળે તો દુઃખ ઉત્પન્ન માનસિક રૂપે આપણે જેને અનુક શરીર આપણને મનને જે ના ગમે તે દુઃખ આપણા મનને જે ના ગમે એ બધું સુખ અને મનને ગમે તે સુખ અને મનને ગમે તે સુખ આદિવાસી ઉપાધિ ઓછી શકતા નથી રાતે સાડા દસ બધી વાતો કરી ગયો અને આનંદજી બધા કદાચ સુઈ જાઓ એટલે આપણે સુઈ ગયા મચ્છરદારી પણ બાંધેલી છે ટાઈમે થઈ ગયો છે બધા નહીં આવે સુતા પછી ધ્યાન આવ્યું એ પેલા મચ્છરદાર ખાતું પાડવાનું થઈ ગયું ઉત્પત્તિ થાય છે માથું ઉત્પત્તિ જાય માનસિક ઉત્સાહ છે એવું નથી કોઈ દખલ ના હોય મનના એકલાની ગંગા એકલા નહીં તો કરે સમાધિ સ્વતંત્ર મંત્ર શું સમાધિ વ્યાધિક નામ કહેવાય કે આધિ હોય નહીં આપણને માનસિક દુઃખ કઈ હોય નહીં માથું દુખતું હોય ગેરે હોય પગ દુખતા હોય પાકો હોય દાળ દુખતી હોય છે ભૂખ લાગી વધારે વ્યાધિ ભૂલ લાગે ને તો લાગે કેવું નથી કે ઉમર જેવું સરસ લાગે નહીં ઊંઘ લાગે છે થાક લાગે છે જે લાગે છે એ બધા દુઃખ શરીર માંથી આવે માનસિક ના હોય એ બધી વ્યાધી ઉપાધિ કોને કહેવાય ઉપાધિ શરીરમાંથી ના આવે મનમાંથી ના આવે બહારથી આવે દર્શન કરો છો અને બહારથી કોઈ આવ્યો જશો ચાલો વિચાર કરો બહાર આવો બહાર આવો તારા મને ઉપાધિ ક્યાં આવી રહ્યો બહારથી આવી રહ્યો અત્યારે દેખાવ છોકરો રમે છે આ કોકની પર પડ્યો ઉપાધિ આમાંથી મુક્ત થવા માટે આ શરીર આ શરીર નો અને શરીર નું આપણે માની બેઠા છીએ અને હું આ હું જ પૂરે માની બેઠા છીએ ત્યારે આપણને અસર થાય છે અને ખરેખર આપણે આપીએ નહીં આ તો ભ્રાંતિ માન્યતા બેસી ગઈ છે એટલે જે તમે આત્મા છો અને પછી તમે પોતાનો અનુભવ નહીં હોવાથી લોકો ભેગા જશે એટલે તમે માની જશે એટલે રોંગ બિલીફ બેસી ગઈ છે પછી બાઈને ધણી ગયા છોકરા લાભ થયા પછી રોંગ બિલીફો બેસે રોંગ બિલીફો ઉડી જાય તો રાઈ નીકળે છે એટલે તું ઉત્તર સારું કર્યું ખરાબ કર્યું ખરાબ ખરાબ ના કર્યું સારું કર્યું જે કર્મ થાય ત્યારે જાણતી શકે નહીં પડતી નથી ભ્રાંતિ થાય છે તમે ઠાકોરજી લોકો કારણ હોય છે પણ છતાં ભોગવવાનું એ મનનું કારણ હોય નાખી તમારી પાસે આવ્યા છે એટલા માટે નામ લખાય કાલે કાલે છે કાલે મળશો પ્રજ્ઞા તે જેટલો બચારો હોય એટલો નીકળી જાય ત્યારે આપે છે નીકળી જવો છે ગુચવાડો અહીં ખુલે તો નીકળી જાય હા પેલો છોડ પાડો ત્યારે છૂટો થાય એને અને ખરેખર તો પોતાને ગુચવાડો છે એવું સમજાતું નથી આ પેલું ખોતરી ખોતરી કઢાવો એટલે બે પ્રશ્ન એવા પૂછે ને તેનો ગુચારો નીકળી જાય નથી ખબર કેમ ચોપડવા નહીં તારે ચોપડ ના મળે રોગ નહીં થવાનું ભાઈ આ ચોપડી શું કામ છે આ રોગ સારો હોય ચોપડવાનું ભાઈ એનો હંગરો થઈ જાય સત્સંગ નો બહુ પરિચય કે છે કારણ દરેક વાતે ઊંધી આંટી ભરીને જાણેલી છે આખો મોક્ષ માર્ગ કલ્પવાનો એટલે વાંચ્યા કરો કે સત્સંગનો પરિચય બહુ મોટો છે કારણ એક બાજુ જોવા જઈએ તો એટલે દરેક બાબતમાં ઊંધું જ ભરીને આણેલું હોય અને એ પાછું પોતે ઊંધું ભરેલું છે કઈ બાબત માટે કયું કેટલું ઊંધું કશું ખબર નથી બધા એટલે અહીં સાંભળીએ ત્યારે ખબર પડે કે આ તો ઊંધું હતું હવે ફરવા જેવું પાછું એ સમજ ઉત્પન્ન થાય પેલા બંને કેવી વાત નીકળી હતી કે ભૂલ વગર નું દર્શન એની સમજ માં હોય અને ભૂલ વાળું વર્તન એ પણ સમજ માં હોય ત્યારે દોષો દેખાય હવે આખું ભૂલ વગર નું દર્શન આખું ઉઘાડ કરી લેવાનો છે અહિયાં ભૂલ વાળું ચારિત્ર ચારિત્ર ભૂલ વાળું ચારિત્ર એટલે ભૂલ વાળું છે કારણ કે અજ્ઞાન થી ભરેલું છે અજ્ઞાન થી ભરેલું છે જયારે નતો જોડતા ત્યારે ભરેલું છે શું ખાવશે માને અત્યારે આ વસ્તુ આપડે આ કેવા <laughs> કરતા એટલે આઈને ઉભું રહે ને હવે મૂંઝવે પાછું નહીં મૂંઝવીને ઉભું રહે આવડી થઈ ગયું એટલે ભૂલ ભ્રમ જોતા આવડે એ આત્મા તો ભૂલ વગર નું દર્શન એ અનંત ભેદે હશે ભૂલ વગર નું દર્શન અનંત ભેદે હોય છે એ અનંત ભેદે હોય છે અનંત ના પાછા અંશ ભૂલવાનું છે ને આપડે કહે છે ને તારી રકમ એક પર ગુણાકાર કરવા મળે છે ગુણાકાર શરૂઆત કરતા બીજી ઉડી જાય છે બીજી બે પરમાનન્ટ આગળ થઈ જાય ઉદ્દલે પરમાનન્ટ છે તું પરમાનન્ટ છે જયારે સમજાય ત્યારે થઈ જાય ઉદ્ગલે પરમાનન્ટ છે ઉદ્ગલ પરમાનન્ટ છે આ વિભાગ ને વિભાગ સમજુ એટલે તું સ્વભાવ ને સમજુ છું એ પરમાનન્ટ છે એટલે પૂતગલ એ પરમાનન્ટ અને આત્મા એ પરમાનન્ટ ત્યાં સુધી એને દર્શન ઉઘડવું જોઈએ ઉદગલ પરમાનન્ટ અને આત્મા એ પરમાનન્ટ ત્યાં સુધી એને દર્શન ઉઘડવું જોઈએ આ પૂતગલ તો વિકૃત પૂતગલ સ્વાભાવિક પૂતગલ વિકૃત પૂતગલ નું વિનાશી છે ગુરુ લઘુ સ્વભાવ અને હાથ સાથી પૂતગલ તો આવીને અગુરુ લઘુ સ્વભાવ અપાય એટલું દેવું છે વધારે છે અપાય અપાય એટલું છે દેવું વધારે હવે અપાય એટલું એમ નામ દેવું છે તમે પાડ્યું તમે પાડ્યું દેવું નામ તમે લાડમાં દેવું કહો છો દેવું પાછલું દેવું એ શું છે કઈ બાબત નું હોય છે દેવું તો દાદા અહીંયા ખબર તો આયા એ નહીં પતાવી દેવાનું છે ને <laughs> ફાઇલો નિકાલે નિકાલ દેવું છે તારે દેવું તો છે એથી તારે અહીંયા આવવાનું છે કે કે ત્યાં નહીં જવાનું એટલે વહાં પર સત્યમાં આવા કોઈ ના આ સ્ત્રી પ્રકટ એના અંતર શું આ સ્ત્રી પ્રકૃતિ ને લીધે પુરુષાર્થ કાચા પડી જવાય છે અને એટલે ઘણી વાર એમ થાય છે કે આ સત્સંગ જે કઈ પણ સાંભળીએ છીએ માત્ર કાનને ગમે છે માટે જ છે જેવું હોય તો જોખમ કહેવાય બીજો પ્રશ્ન અવસ્થામાં એટલી બધી તન્મયતા રહે છે કે પણ જટ વર્તાતું નથી સંતોષ થતો નથી તો શું કરવું ત્રીજો જો સ્ત્રીઓનું કપાટ પ્રકૃતિમાં વળાયેલું હોય સહજ જ હોય અને તેના દહીને પણ જાણ ન થવા દે તેમ હોય તો આ જ્ઞાન ની જાગૃતિ માં આવવા માટે સ્ત્રી માટે બીજો કોઈ રસ્તો ખરો સ્ત્રીઓ માટે સ્પેશિયલ છે રસ્તો પૈસા કેમ બધું કેટલું હતું એનું સાચું છે આમાં આ ક્રમિક માટે બરાબર છે પણ અક્રમમાં અક્રમમાં આ જ્ઞાન એવું છે અક્રમ વિજ્ઞાન કે પુરુષ થઈ પુરુષ બન્યા પછી આ પ્રકૃતિને પોતે એ કરી શકે એમ છે નહી તો થાય એવું નથી અક્રમ વિજ્ઞાન ક્રમિક માં બરાબર છે પણ છતાં અમુક આવરણ તો રહેવાનું દાદા એ કેવી રીતે નીકળે એ જરા બતાડો અને મારે શું રસ્તો એ ભાઈ તમે છે જેટલું ઓપન થતું જાય એટલું થાય શું કહે શા માટે પૂછી દે લંબા તેલ ને કપાસ કારણ કે કપટ હોશિયારીથી ફૂટેલું થાય એટલે હોશિયારી ઓપન ના કરે ના થાય મુશ્કેલ હોય તો ઓપન કરે હોશિયારીથી કઈ ઓપન ના થાય વણાઈ ગયેલું એમ પોતાને ખબર ના પડે પોતાને ખબર ના શું ઉપાય શું કહેવાય એ પૂછે છે કે એમાંથી છૂટવાનો પછી ઉપાય શું તો છૂટાય જ નહીં શ્રદ્ધા એટલું એની શ્રદ્ધા એટલી ફરી શકે જ્ઞાન ફરે તો વર્તન ફરે જ્ઞાન ફરે ને શ્રદ્ધા ફરે શ્રદ્ધા ભરે તો એ ઘણું સારું દાદા એ કહે ને ક્યાં ત્યાં ના સંયક તે ફળે જ્ઞાન ના થાય જ્ઞાન દસ મિનિટ ભેગું થાય ત્યાં વર્તન વર્તમાન ના આવા દે એટલે જ્ઞાન નો થવા ના દે ખાલી સાંભળે એટલે વર્તનમાં બોલે ખબર ના પડે પણ આ અક્રમ વિજ્ઞાન આપડે ને સંકિસ્ત દ્રઢ થાય ઘણું કેવાય પ્રકૃતિ બદલી જાય ને તો કેવાય એટલે છૂટકો જ નહીં રામથી ઘડી જ નહીં રસ્તામાં સંપૂર્ણ મહેનત કરે જાગૃતિ ના રહે સંતોષ થતો તે સારું એ આક્રમ છે તો કામ નહીં કરતો ના ફેર આપતા આપડે ના ના આપતા એટલે જ ના પ્રયત્ન જતો ના એમ કરતા કરતા કરતા નિર્પક્ષ જેવા પ્રકાર ત્યાંથી પ્રકાર થઈ એવા પ્રકાર નીકળશે ધીમે ધીમે આવો નરસ પણ આપ પ્રકારે કઈ રીતે પૂછે છે વર્ષા પૂછે છે તો સ્ત્રીઓનો પંદર ભવે આરો તો આવવાનો જ નહીં ને એમ આરો ના આવે સંકેત મનમાં કદી રાખતો નહીં હવે ધન ધન ધન પ્રકાર મંડી પડવું આપડે રાખવા જેવી ચીજ નહીં બીજા પર શ્રદ્ધા બેસતી નથી ને હવે એ અશ્રદ્ધા છે આમાં સુખ છે એવું માનવામાં આવતું નથી ને કપટમાં સુખ છે એવું તેવું સુખ છે એવું નહીં લાગતું બસ એ શ્રદ્ધા જે બેઠી ને એને પાણી પાપા કર્યા કરવું શ્રદ્ધા બદલાતા મને પૂછવું બીજી પ્રક્રિયા નથી ને બદલે જેવા પ્રકારે પેઠી છે એવા પ્રકારે નીકળી જશે કયા પ્રકારે પેઠી છે આપણે હમણાં કહ્યું ને કે જેવા પ્રકારે આ પ્રકૃતિ પેઠી છે તેવા પ્રકારે ધીમે ધીમે નીકળી જશે તો એ પેઠી કયા પ્રકારે પેઠી તો બહુ અવતાર છે બહુ અવતાર પેઠી પણ નીકળી જશે મારે દર્શન હાઈ લેવલ છે ને નીકળશે સ્પીડી કેટલા અવતાર જોયા છે અવતાર થાય ખોખું કેવું માતા હતી પુરુષો તો માતા હતી ના થાય શું કે ભગવાન કૃષ્ણ માતા એ બહુ ઊંચી આવેલી હોય ને તાપમાં આવેલી સરળ હોય કે એવી રીતે ઊંચી કહે છે સિમનભાઈ પૂછે છે કે સ્ત્રીઓ કોઈ સરળ પણ હોય ને કોઈ સ્ત્રીઓ સરળ પણ હોય ને કપટ વગરની વધામાં કઈ એક વાર જોઈએ છે તો અમુક બાબતો એ બધું છે કઈ બાબતમાં કપટ હોય ભોગવવાની બાબતમાં અને તેને લગામ પકડવાનો ભોગવવાની બાબતમાં આજકાલ પુરુષ કપટી હોય છે ભોગવવાની બાબતમાં આજકાલ પુરુષો કપટી હોય છે આવતું નથી ખબર એ છે ખાઈ જાય એક જ પાડી <laughs> અને શું આવડે સીધું બગુ જગ્યાએ કરીએ બહુ સાફ પકડી જાય પકડી છે ખબર નથી મૂર્તિ છે વિજ્ઞાન છે આપડે ત્યાં જાણે ને પેલા જાણે જ નહીં તેરામાં ત્યાં સ્ત્રીઓ જે કરે છે ને રાજીજી સહિત છે કે આપડે વિજ્ઞાન છે જાય કરે ને તરત જાય બીજું બે કારણો કયા ને એક તો ભોગવવાની થાય અને બીજું લગામ પકડવાનું એ લગામ ને જરા સમજાવો ને ફોડ પાડો કયા પ્રકારની હોય મૂર્ખ બનાવી દેવા પડે પોતાના કાબુ એવું બનાવી દેવા પડે તો તે પછી માહિતી ખાઈ રાખ્યું હશે દબે ના દેશ બધી સ્ત્રીઓનો પ્રયત્ન જ હોય સ્ત્રીઓ સ્ત્રીઓનો પ્રયત્ન જ બધી સ્ત્રીઓ નો એવો પ્રયત્ન જ હોય એટલે તો પ્રકૃતિ સ્ત્રી પ્રકૃતિ પુરુષ વિચાર ભોળામાં ભોળા તારે ઘર હાથે તો ના આવે ને એકલો દીવો દે અને ઘર પછી ના હોય એકલો રહેતો જુઓ અને લગામ પકડી રાખવી એક જ ધાર્યું કરાવવું એવું તો કેટલાક ને ના એવું લગામ પકડી રાખવાની એ બે વચ્ચે શું ફરક છે એ બે વચ્ચે શું ફરક છે બહુ ફરક આપણે ધાર્યું કરે ઘણા એટલે જયારે આપણે એમ કે મારું કરવું જ પડશે તે કઈ આવડી ભરે દબાણ મૂક્યું એ આવડી ભરે ભાવી <laughs> નગર તમે દબાવ થોડો વ્યવહાર કરે સમજી ગયો એવું ના કરવા હોય કઈ મારે દિવસ શું વિચારમાં એવું મનમાં જાણ બીજે કોઈ નાખે એને માટે ગઈ વોટિંગ કરી દીધી પ્રકૃતિ જોઈ છે તમે સ્ત્રી પ્રકૃતિ જોઈ છે હા કોઈને બધાને જોવા ના મળે એવી તમે જોઈ છે હા એટલે બધું અળસી ગયો હાવો માણસ છે ને પછી આમ દેખામાં કોને લાગે ક્યાં ભોના લાગે એવું બધું દાખલો છે ને લગામ પકડવું એટલે વશ રાખવું એવો સર મારા મારા કર્મ ચાલ્યા કર્યા તે પછી ગયા છે એને માસ શીખાઈ દે છે પછી અહીંયા એમ થઈ અને પછી એની દ્રષ્ટિ એ પ્રમાણે આખો પ્રયત્ન હોય એનો હવે સ્ત્રી પ્રકૃતિ બંધાઈ એટલે પુરુષ પુરુષની એટલે એ પછી જયારે સ્ત્રી પ્રકૃતિ બંધાય છે ત્યારે કેવી રીતે બંધાઈ રહી છે આ પ્રકૃતિ તો એની વર્તન વણાયેલું વર્તન અત્યારે ઓપન થાય છે તો બંધાઈ ત્યારે કેવી રીતે બંધાઈ ભોગવવાની ઈચ્છા થઈ મુખ્ય કારણ એ જ હોય છે શું શું ભોગવવાની ઈચ્છા એ વખતે કઈ સ્થિતિમાં ભગવાન ઈચ્છા થઈ ત્યારે શું કારણ સ્ત્રીઓ ને તો પુરુષો એટલા બધા રૂપિયા દેખાય કે ના પછી આમ કશી ભલે ના પણ એને તો બધા દેખાય બરાબર જંગલ માંથી સિંહ ને સિંહ નાખી લાવીએ આ બસ સિંહ રેખી આ બસ સિંહ દેખે કોણ રૂપાળો દેખાય અરે ગાય ને બેલ ને તેલ લેવા ને બેલ બેર પડે મામા બેન ગાય ને ગાય માતા કેલું બેલ કે પાંચ ભાગ નાક ભાગ બધું રૂપાડો દેખાય ભરત ની આંખ કેવી સરસ ત્યારે પેલું તો બહુ અજ્ઞાન જુદું પાડ્યું છે સાચું ના મનાય ખોટું જ છે કયા તો કબર કરવાની જરૂર છે એમ નહીં રહે એટલે આ ખોટું છે એવું રહેવું જોઈએ આ ખોટું છે એવું રહેવું જોઈએ ખોટું છે ને કપડ કરતી વખતે મનમાં ખરાબે લાગતું જોવાનું રાજી ખુશી કરે હરાઈ પડે માલ ધમાલ ધમાલ કરીને હરાઈ પડે તાર છોડે Hey!